માથું દુખે એની નિકાસિત કર્મ કહેવાય એટલે જાત જાતના ભેદ નિકાસિત પેલા નિકાસિત એવા હોય કે છોડવું હોય તો છૂટે નહીં છોડવું હોય તો છૂટે નહીં મારી સામે હતો ને કાનમાં ખીરા ઠોકાણા એ દર નીકાળે ચૌઠાણીઓ રસ મહાવીર સ્વામી હતો ને કાનમાં ખીલા ઠોકાણા ગઢ નિકાસિત કર્મ હે તો ઇલા ગભરાશે દઢ દઢ નિકાસિત કર્મ ઉત્કૃષ્ટ નિકાસી ને નિકાસી ખરેખર ઈચ્છા તો હોય તો ભગવાન એમ કેટલું બેબી હતી તે નિકાસિત કર્મ હતું ભગવાને બેબી હતી તે નિકાસિત કર્મ હતું હા અત્યારે નીકાળી હતું એમને ઘરમાં છૂટવું હતું ને તો ભાઈઓ ના કેતા હતા નિકાસિત કરતા ચારિત્ર જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ એ બધા અન્વય ગુણો છે આત્મા આત્માના અન્વય ગુણો અને ક્રોધ માન માયા લોકો આત્માના વ્યતિરેક ગુણ છે પોતાના નથી બીજાને બીજો છે માટે આ થયા છે જડના જડના એ નથી અને ચેતન ના નથી નિરંતર સાથે રહેનારા એને અન્વય કહેવાય અને પેલા બદલી ફેરફાર થઈ જાય ગુણ ઉત્પન્ન થાય તો બંધ ખરાબ અમૂર્ત છું કિરણ છું છે બધું થોડું થોડું ખાધા તો ખૂબ ભાગે નહીં કે મોટું છે જેમ આ છે કેવું રૂપિયા વાળી થાય છે ને અને આત્મા આવ્યય છે એનો વ્યય નહીં થાય તમે તો આટલા આટલા અવતાર થી ભટકે છે પણ એમાં વ્યય ના થાય વ્યય થાય નહીં આટલો બધે નહીં કેટલું કશું જ થાય સંકોચ કેવું અમૂર્ત આ બધું રૂપી દેખાય છે અમૂર્ત તત્વો પાંચ છે અમૂર્ત તત્વ પાંચ અને આ રૂપી એકલું જ મૂર્ત છે આત્મા અમૂર્ત છે આ મૂર્ત દેખાય છે રૂપી છે કીધું છે તેલ પાણી ભેગું કર્યું હોય તો ફરી કાઢી લે ના કાઢી લે તેલ કે એકાકાર થઈ જાય ના જુદું જુદું રે ને ભેગા રહેવા જતા જુદા જુદા રે ને એવા જુદું જુદું રે પોતાની અંદર રહેવા જતા જુદું જુદું ¡Ah, vale, vale! જ્ઞાન વિના કશું ન હો તથા અંતિમ અવસ્થામાં હું શુદ્ધાત્મા જ છું એવી રીતે બોલતા બોલતા સમાધિ પૂર્વક બીજા ભાવમાં આપણા ચરણ કમળ ની સેવા મળજો એવી કૃપા વર્તાવો આપણો આ ભવ પર ભવ બધું માંગી સાથે રહીને મોકલે છે ને જે આજ્ઞાઓ પાડે છે બરોબર એમના રોજ હાજર રહીએ છીએ અને મરણ વખતે તો લઈને આવીએ તમને કહી દેવા માટે રસાલો લઈને આવીએ સમજો ને રાહ જોજો દીકરી આ ના દેખાશે દર્શન થશે તમને જઈ જશે જોયું ને અમારી પણ આજે જવાનું છે જવાથી પણ આજે જવાનું છે આના કાનના માટે મુંબઈ પચાસ ટકા ચાલીસ ટકા ઓછી વાત ચાલે કયું છે ને દાદા ચાલીસ ટકા ચાલીસ ટકા આપે જે કીધું કે ચાલીસ ટકા ઓછી પડાય તો ચાલે એ તો આપે કીધું છે પણ અમારે પછી ચાલીસ ટકા બાદ નહીં કરી દેવાના આપડે તો પચાસ માંથી ચાલી બાદ કરી રહ્યા છીએ ખુદ આપવી પડે ખરા એટલે દૂધ લેવી નથી જેના ના થતી હોય તે ચાલીસ ટકા સુધી કરશે તો કરે આઠ ટકા સુધી કરશે ચૌદ કલાક માં એમ કે હવે તમે જઈ શકો છો ત્યારે એક ધાબા કરું દાદા ભગવાન રાખી દે કાઢો એ તો બધા સામાયિક કરવું બસ કોઈ સારી સારી રીતે પાડી શકતા હોય તો તો જેટલા અંગ આવે એ બધેથી ખ્યાતિ અંદર જય જયકાર એક જ જગ્યાએ ગયા છે એક જ જગ્યાએ પ્રદા કરતી હા મને આવે નાટક કરતા તો આવે જે વાત આવે તે વખતે તે વાતનું એ થાય પુરુષમાં સ્ત્રીઓને વશ કરવાની શક્તિ મને લખી લખી અમારે માતુશ્રી છે એટલે આ તમે કહો ને અને નથી રહી પણ જલેબી હું પુરુષ ને કરે છે આ આઈસ્ક્રીમ પુરુષ ને છે આઈસ્ક્રીમ તો પુરુષ ને સ્ત્રી બંને વધ છે શું મુશ્કેલ થયું યાર એવું લાગે જો જેવો સ્વાદ આવતો હોય ના આવતો હોય તો આપડે સ્ત્રીઓ ગાળ પડે તો ત્યાં તો ફરક પડે ત્યારે ફરક પડે ફરક પડે ત્યારે ફરક પડે અરે તો આઈસ્ક્રીમ સારો એના કરતો મેન કા મટકા અખિલ વિશ્વ અને આઈસ્ક્રીમ એવું ના કરે ચાલો આઈસ્ક્રીમ એવું નથી આઈસ્ક્રીમ તમે જયારે ખાવો ત્યાં ખાઓ અડધી ખોઈ દો તો અડધી ખોઈ દો આ જીવતો પરિગ્રહ છે જીવતો પરિગ્રહ છે જીવ તો પરિગ્રહ છે આ. જીવ તો પરિગ્રહ છે એ તો અમુક દીકરી આપી દે છે ના કરી જેવું ના કરે આશીર્વાદ એટલું બધા કહું છું ખાજો પણ અહીં જરા ઓછું ધ્યાન રાખજો ગઈ ને બાજુ મારી જતા શું કરીએ ત્યારે લહુ અમારી કરીએ તો ઉપાધિ થાય એના કંટ્રોલ કરવાનો પાવર છે ને કંટ્રોલ કરવાનો પાવર હોય કંટ્રોલ કરવાનો પાવર ને ઊંધું કરે છે અરે તો પાછું ઉદય કરનાર અધીન છે ને બધું ઉદય કરનાર ઓનું કોઈ ગપ્પુ છે એ કશું કરી શકે એમ છે જ નહીં જે કરે છે એવું નહીં કરનાર છોકરા મોટા થઈ થાય ને પછી શું ચાલે છોકરા મોટા હોય ને તાપ પડતા છોકરા વધારે આવું કેમ અંત જેટલા સહયોગ છે એટલા વિયોગી જવાના છે વિયોગી જવાના છે સહયોગ તો રાજસ્થાન માં વિયોગી થાય કે સહયોગો કેવા પાકા પાકા કેટલા છે ની સમજણ માં પાકા છે એમ શું મને પ્રગટ પરમાત્મા સ્વરૂપ પુરુષ મળી ગયો એટલે હવે બીજી ભાંજગરમાં મારે પડવું નથી કે આ શાસ્ત્ર તે શાસ્ત્ર યશો વિજયજી મહારાજ આમ કેતા હતા આનંદજી મહારાજ આમ કેતા હતા આ બધી ભાંજગર મેં મારે ઘેર કબાટ માં પૂરી દીધી છૂટું પડી ગયું જાયું અનુભવ્યું છૂટું પડેલું આત્મા અનુભવ્યો શુદ્ધ જોયું પછી આ બધું શું પૂછવા રહ્યું બીજું કજું રહ્યું ને જે કરવું તું જે કરવા ઈચ્છા હતી તે થઈ ગયું પછી જ્યાંથી અનંત અવતારથી ભટકતા હતા જે કામને પારાયણ કરવા માટે અનંત અવતારી ભટકતા હતા તે કામ નું પારાયણ થઈ ગયું સાહેબ પારાયણ બેઠા કરી બેઠા પહેલો છે બધો નથી કેટલું બોલતા હતા સાહેબ તો नऊ बाहेर प्रोजेक्ट ते नऊच आश्चर्य पामा देऊ जगतभर आश्चर्य देऊ द्याच नाही आश्चर्य जगतभर पामा देवी वस्तूच नसेल आत्मा शिवाय तिथे आश्चर्य पामा देवी कोई वस्तूच नसेल तुझ्या देखायचे धुरून प्रोजेक्ट बाहेर ते देखायचे સર્જન થયેલું છે તેનું વિસર્જન જે પ્રોજેક્ટ માં આવ્યું નથી એને દેખાય છે તેનું આશ્ચર્ય તેનું આત્મા પ્રોજેક્ટ માં નથી પ્રોજેક્ટ માં તારીખ નવ બે શબ્દ એટલે મેળવવું એટલે વિદ એટલે જાણવું વેદ નિર્વેદ વેદનાથી પર વેદ શબ્દ શાંતામૃત નો શબ્દ પરપોટો તે શબ્દ શાંતામૃત નો પરપોટો એટલે શું કેવા આવે અવાજ અને શાંતિ એ બે ભિન્ન ગણાય આત્મા નિર્વે છે આત્મા એટલે વેદના થી પર અને ફક્ત જાણવા વાળો ચાલવું એ જ એનું જ્ઞાયકતા અને જીવાત્મા વેદક છે વેદક જાણનારો એટલે વેદના વેદના વાળો હા અને વેચવા વાળો જાણતો નથી પણ ભોગવે છે હા વેદના ભોગવે એને એને વેઠવાનું છે આ વેદક ત્યાં આગળ વેદના થઈ જાય છે વેદના થઈ જાય અને નિર્વેદ ત્યાં આગળ જાણકાર થઈ જાય જાણકાર આ તો સંજ્ઞા આપી એ શું છે શાંત આ માથાગર છે ને માથાગર સાગર નો જેમ પરપોટો દેખાય સાગર શાંતિ માંથી આ શબ્દ હા દિશા કહેવાય. જય કઈ જગ્યાએ વિરાઈ શકે? આ જરા સમજાવો દેખાય કે નખો ના સમજાવો હે? આ સમજાવો કે છે. ઇફેક્ટ को अगर से एक्सचेंज को तो इफेक्ट कई सारी છે તો ઇફેક્ટ પણ જે કોઈનું કાર્ય હોય છે કાયમ હોય છે હા ઉઠતી નથી હા પણ તો ઇફેક્ટ નહીં કહેવાય ઇફેક્ટ ને તો છે તે કાયમ ની ના હોય ઠીક છે બીજો શબ્દ મૂકો એટલે આખું સ્વસંવેદન સ્વસંવેદન સ્વસંવેદન સ્વસંવેદન જીવ ભાવવા એવું છે ને એ તો જયારે એક્સપેરિમેન્ટ થતા હોય એ કોન્ટેક્ટ માં વાપરો તમે એટલે આ બધું શબ્દ ભલે નહીં નાની નીકળ્યા નીકળે એ દાદા વ્યક્તિ કેવું છે કે જ્ઞાની ને મોડેથી જે વાત નીકળી એ જો ડિક્શનરીમાં ના હોય તો ડિક્શનરીમાં ત્યાં આગળ આલ્ફાબેટિકલી એ શબ્દ મૂકી દેવાનો એક શબ્દ એવો નથી આપણે એની આત્મા જોડી મળે સાધના નો શબ્દ અંગ્રેજી નથી કહો ચાલો